उदित वल्लभी जोड़ाई हो तो के मंगलाचरण करो Unmuted. मैं तो चेना थी छोड़े. चिंता चिंता चिंता न हंता रोज़ दंबुजरीन वा स्वीयानां तान् निजाचारान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि ददेशे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये नमः ગઈકાલે હું નતો જોડાઈ શક્યો પણ તીર્થના ઉપર ચર્ચા કરવાની વાત કરી હતી તમે લોકોએ કરી પણ હશે કોઈ વિષયમાં બાકી રહ્યો હતો એવું ધ્યાન છે હકીના બે વિષય રહી ગયા હતા કે શ્રી એ પૃથ્વી પરિક્રમા કરવાનો શું હતો અને બધા એમાં તીર્થો લેવાની શું હતું બે પ્રશ્નો હા તો એ વિચાર કરો એના ઉપર શ્રી મહાપ્રભુજી શા માટે આટલું બધું પર્યટન કર્યું એને પૃથ્વી પરિક્રમા નામ શા માટે આપવામાં આવ્યું ત્રીજો પ્રશ્ન એ હતો કે અગર આપણે આપણે તીર્થમાં જઈએ તો આપણે ત્યાં આગળ કેવી રીતે રહેવું જોઈએ એવો ત્રીજો પ્રશ્ન હતો અચ્છા હા તો હવે કરો વિચાર બોલ પહેલા શ્રી મહાપ્રભુજીનો વિષય લઈ લો પછી આપણો આપણે પછી જઈશું જ્યાં એટલે શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પર બધા હવે પર્યટક કરવાનું જરૂર એ માટે પડી કે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી હતી કે તમે પૃથ્વી ઉપર પધારો અને બધા દૈવી જીવોને શરણે લ્યો તો તે માટે શ્રી મહાપ્રભુજીએ બધાને શરણે લેવા માટે ગામે ગામે પધાર્યા અને તે જગ્યા પછી તીર્થ સ્થળ પણ થઈ હતા અમુક શ્રી મહાપ્રભુજી તીર્થમાં પણ પધાર્યા અને બધા દૈવી જીવોનો ઉદ્ધાર પણ કર્યો એટલે તેનું નામ પૃથ્વી પરિક્રમા થઈ ગયું ઓર કોઈ જે જે મૈત્રી રાજા એવું પણ પૂછેલું કે મહાપ્રભુજી નું તીર્થ એટલે એમના વિશે એટલે તીર્થ કોઈ એટલે તીર્થો એના બદલે એટલે એમનો શું એટીટ્યુડ છે એટલે એવો બી એક પ્રશ્ન હતો હા હમણાં આપણે જે ચર્ચા ચાલુ કરી છે એ વિષયમાં શું કહેવું છે એટલે મને એવું લાગે છે કે એટલે જે તીર્થમાં એટલે માત્ર બધું પૃથ્વી પરિક્રમા એટલે કરી છે કે એ દરેક એટલે આખા ઇન્ડિયાના દરેક પાર્ટમાં જાય અને જે બી વૈષ્ણવો હોય એ લોકો એમને મળે અને એમને શરમે છે એટલે એના માટે જ મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરી કે દરેક સ્ટેટમાં કે દરેક સિટીમાં જેટલા જેટલા પણ વૈષ્ણવો હોય અને દૈવી જીવો હોય બધા શ્રી ઠાકોરજીના શરણે આવે और कोई હવે આમાં સૌથી પહેલા તીર્થ કોને કહેવાય એ સમજી લો તીર્થ નો મતલબ છે પાપને જે ધોવે તે તીર્થ પાપનો નાશ કરે તે પાપનો નાશ કરવાનું સામર્થ્ય તીર્થમાં કેવી રીતે આવે છે તો એના તીર્થના જે અધિદેવ છે જે તીર્થની આત્મા કહી શકાય અથવા તીર્થના અધિષ્ઠાતા કહેવાય એના કારણે એમાં પાપ નાશ કરવાનું સામર્થ્ય આવે જેમ આજકાલ એવી ફેશન છે કે કોઈ પણ નેતા મરે તો એના પૂતળા લાગી જાય પછી એની જયારે જન્મ જયંતિ આવે ત્યારે એને હાર તોરા કરવામાં આવે એ પૂતળા ક્યારે પણ પોતે પહેલા જેવી રીતે ભાષણબાજી જીવતા સમયમાં કરતા એવી રીતે પૂતળા હવે ભાષણબાજી નથી કરતી એક સાથે કેમ કે એમાં એની આત્મા નથી ખાલી એનું સ્ટેચ્યુ છે તો આત્મા ન હોય તો પૂતળું છે એ વ્યક્તિ જે કામ કરતું હોય તે ન કરી શકે એમ તીર્થ જે છે એની આત્મા હોય છે એ આત્મા જે તે તીર્થના દેવ કહેવાય છે આપણે ગંગા યમુના વગેરેનું દ્રષ્ટાંત સમજી શકીએ હવે બીજો મુદ્દો આમાં એ છે કે તીર્થના દેવ એમની અંદર જે પોતાનો પાપનાશ કરવાનું સામર્થ્ય કે તીર્થના સેવન કરનાર છે એને કંઈ ફળ આપવાનું સામર્થ્ય એ પાછું એમનું પોતાનું સામર્થ્ય નથી એ સામર્થ્ય ભગવાને એમના અંદર મૂકેલું છે એ સામર્થ્ય છે જેમ તમને કોઈ તમારા માતા પિતા કંઈક પૈસા વાપરવા માટે આપે અને તમે ભાઈબંધ દોસ્તારોની સાથે બહુ વટ મારતા હોય એમ પૈસાને ખર્ચતા હો ભાઈબંધ દોસ્તાર તમારા માટે બહુ અહોભાવની દ્રષ્ટિથી જોયે કહો કેટલો માલદાર છે પણ તમારા જેવા તમારો માલ વપરાઈ જાય તમારા ખિસ્સા ખાલી થઈ જાય પાછા તમે કંગાળ થઈ જાવ તમને ફરી પાછી ભીખ માંગવા જવું પડે કેમ કે સામર્થ્ય તમારું નથી એ માતા પિતાના પાસેથી મળેલું સામર્થ્ય છે એમ જેટલા પણ તીર્થ છે એ તીર્થના દેવતાઓના પણ પિતા ભગવાન છે એ ભગવાને તીર્થોના દેવતાઓને કંઈક સામર્થ્ય આપ્યું છે એ સામર્થ્ય પ્રમાણે તીર્થો કામ કરે બીજી વાત એ છે કે કૃષ્ણાશ્રય ગ્રંથમાં આપણે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ગંગાદી તીર્થ વર્યેશુ દુષ્ટૈરેવાવૃતેશ્વ તિરોહિતાદિ દૈવેશુ કૃષ્ણ એવ ગતિર્મમાં ગંગાજી જેવા શ્રેષ્ઠ તીર્થો જે છે એટલે તીર્થોમાં પણ જે મહાન તીર્થો છે એના અધિદેવ અધિષ્ઠાતા કે એની આત્મા એનું દેવ સ્વરૂપ તિરોહિત થઈ ગયું છે અલોપ થઈ ગયું છે કેમ કે જેમ શરીર હોય એની અંદર આત્મા અમુક સમય પછી ચાલી જાય છે શરીરને છોડીને એના કોઈ પોતાના નિયમો છે પણ આપણે માની લો કોઈ ઘરમાં રહેતા હોઈએ એ ઘર બહુ જૂનું થઈ જાય કે આસપડોશ ખરાબ આવી જાય કે ઘરની અંદર આપણને અગવડ થવા લાગે અને એ કારણે જો આપણે ઘરને રહેવા લાયક ન જ લાગે તો આપણે ઘરને છોડી જઈએ છીએ ને તો એવી કોઈ પરિસ્થિતિ છે કે જે પરિસ્થિતિને કારણે કોઈ સ્થાન આપણા લાયક રહે છે કોઈ સ્થાન આપણા લાયક નથી રહી જતું એવી રીતે તીર્થના જે દેવ છે એ તો એની આત્મા છે અને તીર્થ કોઈ નદી રૂપ હોય છે કોઈ પર્વત રૂપ હોય કોઈ વૃક્ષ રૂપ હોય એ કોઈ ક્ષેત્રના રૂપમાં હોય સ્થળ રૂપમાં તો એનું શરીર છે તો શ્રી કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુજી આપણને એ સમજાવે છે કે આ બધા મુખ્ય તીરો તીર્થો છે ગંગા તો બહુ મોટા મોટું તીર્થ ગણાય છે તો એની અંદર દુષ્ટોનો વાસ થઈ ગયો છે એટલે અપવિત્ર પ્રભુથી વિમુખ હોય તેવા તીર્થના પ્રત્યે આદર ન રાખનારા હોય અને તે ઉપરાંત જલની અંદર જે પ્રદૂષણ વગેરે મલમૂત્રનો અંદર વહાવવું આવા બધા કારણોથી ગંગાના જે દેવી છે રૂપ એના માટે એ ગંગા નદી છે એ રહેવા લાયક નથી રહી ગઈ એટલે આ બધા કારણોથી તીર્થોની આત્મા હવે તીર્થોમાં નથી એનું ખાલી શરીર છે જેમ નેતાજીનું પૂતળું છે એટલે તીર્થોથી કોઈનો ઉદ્ધાર થશે એવી આશા ન રાખીને શ્રી કૃષ્ણનો જ આશ્રય રાખવો જોઈએ કે જે શ્રી કૃષ્ણ તીર્થોના પણ પિતા છે એટલે વાપરવા માટેલું છોકરાઓને આપ્યું હોય એ ખર્ચાઈ ગયા પછી છોકરાઓ કંગાળ થઈ જાય પણ છોકરો કંગાળ થઈ ગયો એનો મતલબ એવો નથી કે આખું ખાનદાન કંગાળ થઈ ગયું કે એના પિતા પણ કંગાળ થઈ ગયો એમ જેમના પાસેથી તીર્થોએ સામર્થ્ય મેળવ્યું છે એ સામર્થ્ય હવે ત્યાં રહ્યું નથી એનો મતલબ એ નથી કે કોઈનો ઉદ્ધાર જ નહીં થઈ શકે શ્રી કૃષ્ણ તો સર્વસમર્થ છે એટલે તીર્થોના ભરોસે ન રહીને શ્રી કૃષ્ણનો આશ્રય રાખવો જોઈએ એક શ્રી કૃષ્ણનો આશ્રય એટલા માટે પણ રાખવો જોઈએ કે બીજા બધાનું સામર્થ્ય ઉદ્ધાર કરવા માટેનું કોઈને કોઈ શરતોના આધીન છે જો આવું હોય તો જ થઈ શકે એટલે આવો કાલ હોય તો જ એ તમને ફળ આપે કે આ પ્રકારની વસ્તુ તમે એમાં વાપરો તો જ તમે તમારું એ કર્મ સફળ થાય કે આ રીતે મંત્રનો ઉચ્ચાર થાય તો જ તમારું એ કર્મ છે સંપન્ન થયું ગણાય એવી રીતે આ બધી શરતો છે એની અંદર પણ શ્રી કૃષ્ણના માટે એવું નથી એટલે દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ એની કોઈ પણ શરતો શ્રી કૃષ્ણના શરણમાં કે શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગુ પડતી નથી એટલે મંત્ર છે એ જેમ આપણે શ્રી કૃષ્ણ શરણમમાં આ મંત્ર કોઈને બોલતા ન આવડતો હોય ને હે કાનુડો હું તારા તું મારો આશરો આવી રીતે કોઈ બોલે તો પણ પ્રભુ એના ભાવને એની શરણાગતિને સ્વીકારે તો કૃષ્ણનો કાનુડો આપણે કરી દીધો કે કનૈયો કરી દીધો કે કાના કરી દીધો મંત્ર માર્ગમાં આવું ન ચાલે તમે કોઈ મંત્રને આવી રીતે અશુદ્ધ રીતે બોલો તો એ મંત્ર નિષ્ફળ થયું ગણાય પણ પ્રભુની શરણાગતિ ભક્તિમાં કોઈ વ્યક્તિ પ્રભુના નામને આ રીતે પણ અપભ્રંશમાં બોલે તો પણ પ્રભુ એને એની ભાવનો વિચાર કરીને એને સ્વીકારે છે એટલે તીર્થના વિષયમાં શ્રી મહાપ્રભુજીનો દૃષ્ટિકોણ એ રહ્યો કે હવે અત્યારે સમય એવો છે કે જ્યારે તીર્થોની આત્મા નથી રહી ગઈ એટલે તીર્થના દેવતાને પણ હવે એ સ્થાન એમના વસવા લાયક નથી જણાતું એટલું અપવિત્ર થઈ ગયું છે તેથી તીર્થોથી કોઈનો ઉદ્ધાર સંભવ નથી પણ તીર્થો જ્યાંથી શક્તિ પ્રાપ્ત કરે છે એ શ્રી કૃષ્ણ છે એ બધાનો ઉદ્ધાર કરવા સમર્થ છે કોઈ પણ કાલ હોય કોઈ પણ સ્થાન હોય કોઈ પણ જાતની અયોગ્યતા હોય મનુષ્યમાં તો પણ એટલે કૃષ્ણનો આશય રાખવો જોઈએ આ શ્રી મહાપ્રભુજીનો દ્રષ્ટિકોણ છે હવે રહી વાત એ કે શ્રી મહાપ્રભુજી શા માટે તીર્થોનું પરિભ્રમણ કર્યું અને એને પૃથ્વી પરિક્રમા શા માટે કહીએ છીએ મહાપ્રભુજીએ એક મર્યાદા બાંધી હતી વૈષ્ણવ તીર્થોને લક્ષ્યમાં રાખી અને મહાપ્રભુજીએ પરિભ્રમણ કર્યું કેમ કે વૈષ્ણવાચાર્ય છે જ્યાં વિષ્ણુ સંબંધી લોકો ને પ્રાપ્ત થવાની શક્યતા રહે જેમાં આપણે કોઈ પણ આપણા એજ્યુકેશનના બાબતમાં કોઈની પાસે સલાહ લેવું હોય કે કોઈ એવો સંઘ આપણને જોઈતો હોય તો આપણે સ્કૂલમાં જઈએ કોલેજમાં કે યુનિવર્સિટી કે લાઇબ્રેરીમાં જઈએ એવા સ્થળે જઈએ કે જ્યાં સ્ટુડિયસ લોકો આપણને મળે મોટા સ્કેલ ઉપર કોઈ સ્કૂલ કોલેજ હોય એમાં જરૂરી નથી કે બધા સ્ટુડિયસ જ હોય પણ મળે તો ત્યાં જ મળે સ્ટુડિયસ રખડું લોકો પણ હોય જે લોકોને મા બાપે ધકેલ્યા હોય એમનું ભણવામાં એટલું મન ન હોય એવા પણ હોય નબળા વિદ્યાર્થીઓ પણ નબળાની સાથે સાથે અગર સારા વિદ્યાર્થીઓ પણ જો મળે તો એ સ્કૂલ કોલેજમાં જ મળે બીજે ક્યાં મળવાનું છે બગીચામાં કે પ્લેગ્રાઉન્ડમાં તો નહીં રહ્યા કે બજારમાં કે કોઈ ગામના ચોરા ચોટા ઉપર તો મળશે નહીં એવી રીતે જે લોકો સાત્વિક છે પાપ પુણ્ય ધર્મ અધર્મને જાણે સમજે છે એ લોકોને પોતાના દોષ દૂર થાય એવી કોઈ અભિલાષા છે આધ્યાત્મની જેમની દ્રષ્ટિ છે ભક્તિ શરણાગતિ પણ જેમના અંદર છે એવા બધા લોકોને જો સહજતાથી પ્રાપ્ત કરવા હોય તો આ તીર્થ જ મળી શકે એ દ્રષ્ટિથી શ્રી મહાપ્રભુજીએ આવા તીર્થ લક્ષ્યમાં રાખીને પરિભ્રમણ કર્યું તો તીર્થોમાં પણ ઘણા બધા શ્રી મહાપ્રભુજીના પરિચયમાં આવ્યા અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયો એમનો એ યાત્રા દરમિયાન રસ્તામાં પણ ઘણા એવા સાત્વિક લોકો શ્રી મહાપ્રભુજીના સંઘમાં આવ્યા અને એમનો ઉદ્ધાર પણ થયો આ મુખ્ય કારણ હતું એટલે દૈવી જીવોનો ઉદ્ધાર કરવાની દ્રષ્ટિથી શ્રી મહાપ્રભુજી આ પરિભ્રમણ કર્યું હવે રહ્યો મુદ્દો એ કે અગર આજની સમયમાં કોઈ પુષ્ટિમાર્ગી હોય એને પણ જો ભ્રમણ કરવું હોય કે તીર્થાટન કરવું હોય તો એને કઈ રીતે કરવું જોઈએ એને શું નિયમ પાળવા જોઈએ એના મનમાં શું ભાવના હોવી જોઈએ એ મુદ્દો આપણા માટે અત્યારે ચર્ચાનો રહેશે એમાં આપણને વાર્તા સાહિત્યમાંથી પણ કાલે તમે જે દૃષ્ટાંતો લીધા એમાંથી થોડી પ્રેરણા મળી શકે સમજ પણ મળી શકે છે તો એનો વિચાર કરીને તમે કહો જેમને કંઈ કહેવું હોય તો સૂચતું હોય છે આપણે તીર્થમાં જઈએ તો આપણે ઘણા બધા કાર્યો કરવાના હોય જેમ કે આપણે ઉપવાસ રાખવો જોઈએ છે પછી ઉપવાસ રખાય પછી એટલે એ બધું આપણે જો સેવા પહોંચી લઈએ એના સેવા પહોંચી લઈએ એના પછી આપણે જો આપણે તીર્થમાં પરિક્રમા કરવા જવું હોય તો એ સેવા પહોંચીને પછી જવાનું એટલે તીર્થમાં તે પછી આપણે ઉપવાસ રાખવાનો પછી એવો એક એવો પણ નિયમ છે કે આપણે આપણે નીચે ભૂમિ પર સૂવાનું ના હોય પછી સૂવાનું હોય તારા પાછળ તંબુરો વાગતો એવું લાગે છે મમ્મી અચ્છા અચ્છા તો હમણાં તંબુરાને બંધ કરીને પછી તું કહેતા ને જે સમજમાં આવતું હશે ક્યાં ગયો हाँ अच्छा और कोई प्रयास करो વાંધો નહીં તમે બે જણા છો તંબુરા વાળા કોન્ફરન્સ માં હા ચાલ બોલ જે જે એટલે અરે બોલ ક્યાં ગયો તારો અવાજ નથી આવી રહ્યો રાજીવ એટલે મારાથી એવી ભૂલ થઈ ગયેલી કે મેં ગોવર્ધનનાથજી એટલે પરિક્રમા વખતે ગોવર્ધનનાથજી ને ઉપર એટલે એટલે ની શિલા પર આમ એટલે બેસી ગયો હતો તો અન્વય બાબાએ મને એવું કહ્યું હતું કે આપણે એટલે એવું કીધેલું કે આપણે કોઈ દિવસ ગોવર્ધન નાથજીની સામે પીઠ નહીં કરવાની અને એમની શિલા પર બેસવાનું પણ નહીં હા ગિરિરાજજી જી છે અને પગ બી ના લાગવો જોઈએ હા જે અને બીજું એક એ એટલે આપણે કોઈ વખતે કોઈ તીર્થ સ્થાનમાં સ્નાન કરવા જઈએ તો આપણે ઘરથી પણ એવી એટલે આપણે રીતે શુદ્ધ થઈને જવું જોઈએ સાચી વાત છે મને મેં એવું સાંભળ્યું કે પેલા કેટલો મોટો આકાર હતો ગોર્ધન પર્વત નો કે તેમની છાયા છાઓ કોઈ ગામ સુધી જતી હતી તો પહેલા એટલો મોટો આકાર સ્વરૂપ હશે તો પછી આપણે તેના ઉપર જ ચાલતા હશું એવું તેના ઉપર જ આપણો પગ લાગતો હશે સ્પર્શ થતો હશે કેમ કે પહેલા તો આકાર એટલે મોટો એટલે હવે આપણે હાલોલમાં જઈએ અને આપણા ઘરમાં રહીએ તો પાવાગઢ ઉપર આપણો પગ પડે એવું થોડું છે પાવાગઢ ગમે તેટલો ઊંચો હોય તો શું થયું એ તો ચડીએ તો જ પડે ને પગ ખેર એ મુદ્દો નથી અહીંયા વાત એ છે કે આપણે તીર્થને જુઓ તીર્થમાં બે વાત છે એક તો મુખ્ય તીર્થ અને તીર્થનો પરિસર જેમાં આપણું ઘર હોય અને આપણા ઘરનું આંગણું હોય તમે ઘરના આંગણામાં આવો પ્રવેશ કરો તો પણ આપણે એમ કહીએ કે ઘરે પહોંચી ગયા અને આંગણામાંથી આપણે મુખ્ય ઘરની અંદર પ્રવેશ કરીએ ત્યારે પણ એમ કહેવાય કે ઘરમાં પહોંચી ગયા પણ સૂક્ષ્મતાથી આપણે વિચાર કરીએ તો આંગણું અને ઘરમાં એક જાતનો અભેદ પણ છે અને કોઈક જાતનો ભેદ પણ છે એવી રીતે તીર્થના વિષયમાં પણ છે એક તો મુખ્ય તીર્થ અને એક તીર્થનું ક્ષેત્ર એટલે દાખલા તરીકે કોઈ નદી છે જે તીર્થ રૂપા છે ગંગા એમના તો એનું મુખ્ય તીર્થ ક્યાંથી ચાલુ થાય જે મૂળ જલ પ્રવાહ છે એ તો છે જ પણ એનાથી જોડાયેલો એનો તટ કિનારો કાંઠા હોય એના કે જ્યાંથી તમે એ તીર્થને જોઈ શકો એને નમન કરી શકો એ તીર્થ ક્ષેત્રમાં જ આવી જાય એટલે તીર્થ રૂપ જ ગણાય પણ કોઈ તીર્થના કિનારાથી થોડું છેટું કોઈ ગામ હોય ગામડું હોય તો કોઈ ત્યાંના ખેતરો વગેરે હોય કે જંગલ હોય એને તીર્થ ન કહેવાય એ તીર્થનો બહારનું સર્કલ છે એવી રીતે શાસ્ત્રમાં આની વ્યવસ્થા બતાવવામાં આવી છે જેમ કોઈ વન રૂપમાં તીર્થ હોય આપણે વૃંદાવન કહીએ કે દંડકારણ્ય કહીએ તો જંગલનું તો આ રીતે બાયફર્કેશન કરવું બહુ મુશ્કેલ છે આજની તારીખમાં તો હવે રહ્યા નથી એટલે આપણે જેટલા ક્ષેત્રમાં જેમ કબીરવડ છે તમારા ભરૂચની બાજુમાં તો એ વડનું ઝાડ જેટલા એની છાયા જેટલા ક્ષેત્રમાં છે કે એનો રેડિયસ છે એટલા પૂરતું આપણે એને એ જંગલના રૂપમાં આઈડેન્ટિફાય કરી શકીએ આજુબાજુ પછી ખુલ્લું મેદાન છે પણ કોઈ એવું જંગલ હોય કે જે જંગલમાં જ પારું બીજું જંગલ હોય જેને આપણે તીર્થ માનતા હોઈએ તો આપણને નક્કી કરવું પડશે કે ભાઈ ક્યાં સુધી તીર્થની મર્યાદા છે અને ત્યાં પછી તીર્થ પૂરું થઈ જાય છે તો સમજવાનું એ છે કે મુખ્ય તીર્થ અને તીર્થની મર્યાદા એની બાઉન્ડ્રીની બહારનું ક્ષેત્ર એવું શાસ્ત્રમાં ભેદ સમજાવ્યો છે એ એટલા માટે કે તીર્થ યાત્રા કરનારા વ્યક્તિને શાસ્ત્રે જે નિયમ કયા છે જે હમણાં બીજે કેટલાક નિયમો યાદ કરાવ્યા કે લાલને કહ્યું કે રાજીવે કહ્યું કે તીર્થમાં જાઓ તો આવું આવું કરવું જોઈએ આવા નિયમો પાડવા જોઈએ તો એના માટે સૌથી પહેલા એ તો નક્કી કરવું પડશે ને કે તીર્થ કયું ગણાય ક્યાં સુધી ગણાય કેમ કે જૂના સમયમાં લોકો પગે ચાલીને યાત્રા કરતા કે બહુ સ્લો સ્પીડના બધા સાધનો હતા બળદગાડી કે ઘોડા વગેરે કેટલાક તો એવા દુર્ગમ તીર્થો હોય કે જ્યાં બીજા કોઈ સાધન પહોંચી જ ન શકે તો ત્યાં તો પગે ચાલીને જ જવું પડે તો એવા સ્થાનોમાં તમને જો વસવું પડે દાખલા તરીકે આજની તારીખમાં પણ તમને જો યમનોત્રી જાઓ તો ત્યાં તમારા માટે બહુ વિકટ છે રાત કાઢવી અને જો ત્યાં નિવાસ કરો તો આપણા મલમૂત્રનું વિસર્જન ત્યાં થાય રાતવાસો કરો એટલે તો બધા જ વ્યવહારો પછી શરૂ થઈ જાય ખાન પાન થી લઈને ઘર જ વસવાવું પડે તો જ થાય ને હવે એવું કરવા જઈએ તો તીર્થ પ્રદૂષિત થાય અને તીર્થ નું આખું જે ક્ષેત્ર છે એને એક મંદિર રૂપ કહેવામાં આવે છે એ કોઈક નાનું હોય તો કોઈક મોટું હોય જેમ નદી છે તો એના ઉદ્ગમથી લઈને અને સાગરમાં સંગમ થાય ત્યાં સુધી આખું એક મંદિર જ ગણાય છે તો જ્યારે એની અંદર આપણે આપણો વસવાટ કે આપણો લૌકિક વ્યવહાર કરીએ તો એ તીર્થની મર્યાદાનું ઉલ્લંઘન કહેવાય તીર્થના દેવનું અપમાન કહેવાય એટલે શાસ્ત્રે એના માટે પ્રતિબંધ કર્યો અને એવા નિયમો બનાવ્યા કે ભાઈ જમીન ઉપર સૂવું ને ઉપવાસ રાખવો મુંડન કરાવવું જૂઠું ન બોલવું લૌકિક કાર્યો આપણા નહીં કરવા દ્રવ્યનો સંગ્રહ નહીં કરવો વગેરે વગેરે તો એવો બધા નિયમો શાસ્ત્ર બનાવ્યા પણ જો વાસવાટ કરવો પડે તો તો બધું જ ચાલુ થઈ જાય એટલે શાસ્ત્રે એ મજબૂરીને ધ્યાનમાં રાખીને મુખ્ય તીર્થ અને તીર્થનો પરિસર એટલે તીર્થથી જોડાયેલો એનો બહારનો ભાગ એમ એનું વિભાગ કર્યો કે નદી અને નદીનો તટ એટલું તો તીર્થ ગણાય અને તટથી દૂર જે ક્ષેત્ર છે એ બીજું ગણાય હવે જેમ વ્રજ છે તો વ્રજમાં પણ આપણે એવું જ માનવું પડશે કે આમ તો ચોર્યાસી કોષ વ્રજ છે તો આખે આખું એટલો આખો એરિયા આખો તીર્થરૂપ થયો પણ એમાં પણ જો આપણે મહાવન ગયા તો મહાવન જે છે એ તીર્થ થયું અને મહાવનના આસપાસનું ક્ષેત્ર છે તીર્થનો બહારનો હિસ્સો વૃંદાવન ગયા તો વૃંદાવન મુખ્ય થયું તીર્થ અને એનો આઉટર જે પેરીફેરી છે એ બધું એનું બહારનું ક્ષેત્ર થયું કેમ કે આ એવું સ્થિતિ છે આટલા વિશાલ સ્તર ઉપર જ્યારે કોઈ તીર્થનું માપ થઈ જાય તો એના સાથે ન તો તમે જવા લાયક જ ન રહી જાઓ કેમ કે જાઓ તો એ તીર્થના આદર કર્યા પછી તમે બહાર પણ નીકળી ન શકો તમારા લૌકિક વ્યવહારના માટે એટલા માટે હવે એ દૃષ્ટાંત અહીંયા આપણે ગિરિરાજજીના સંબંધમાં પણ લઈએ પહેલા ગોવર્ધન પર્વત જે છે એના ઉપર ગોવર્ધનનાથજી બિરાજતા હવે ગોવર્ધનનાથજી ઉપર બિરાજતા હોય તો ગોવર્ધન પર્વત ઉપર ચડ્યા વગર ત્યાં પહોંચી જ ન શકાય તો ચડવું જ પડે ને તો એ કારણે જ્યારે ઠાકોરજી બિરાજતા હતા ઉપર તો એમના માટે જવામાંની છૂટ હતી કેમ કે તે વખતે એનો અધિદેવ ઉપર છે અને અધિદેવે પોતે જેટલું ઉપર બેસવાનું પસંદ કર્યું તો પછી બીજો કોઈ ઉપાય રહેતો નથી એમના સેવકો માટે પણ ત્યારથી ગોવર્ધનનાથજી પર્વત છોડીને પધારી ગયા તો હવે પછીથી એવો વ્યવહાર રહ્યો કે પર્વત ઉપર જવાનું હવે કોઈ કારણ નથી એટલે ગિરિરાજજીનો ને ચરણ આપણા પગનો સ્પર્શ ન થાય એવી રીતે આપણે વ્યવહાર કરવો જોઈએ પર્વત ઉપર ચડવાની કે ગિરિરાજ્યના જે શિલા છે એનો પગ નીચે આવે એવું વ્યવહાર નહીં કરવો જોઈએ એવું શ્રી યમુનાજીના વગેરે માટે પણ છે કે જે ભક્તોને યમુનાજીનું એવું સાક્ષાત આદિદૈવિક સ્વરૂપથી દર્શન થતું હતું એ ભક્તો તો યમુનાજીમાં પગ પણ ન નાખતા એટલે યમુના સ્નાનની વાત તો બહુ દૂર રહી એવું વર્ણન વાર્તાજીમાં આવે છે ને ચોરાસી વૈષ્ણવની વાર્તામાં અને તે પછી ગોકુલનાથજી વગેરે છે એમને મનાવીને લઈ ગયા અને એવું પ્રસંગ એ એમના પૂરતી વાત છે પણ જો મોટા સ્વરૂપથી બિરાજતા હોય તીર્થ તો એ યમુનાજીને આપણે પગ અડાડ્યો એવી ભાવના ન રાખીને શ્રી યમુના માં છે એમની ગોદીમાં આપણે માતૃભાવથી એમાં સ્નાન પાન વગેરે કરીએ છીએ એ ભાવનાથી આપણે ત્યાં યમનાષ્ટકમાં આપણે એનું વર્ણન છે પ્રિયો ભવતી સેવના સવારે રેથા ગોપિકા એમ હે તો જ્યાં તીર્થ ક્ષેત્ર બહુ મોટું છે ત્યાં અમુક પ્રકારના જે દોષ વગેરે છે એ હળવા થઈ જાય છે મુખ્ય તીર્થ પૂરતા એ દોષોનો વિચાર રહે છે જ્યાં તીર્થ નાનું છે ત્યાં એ વિચાર વધારે સ્ટ્રોંગ થઈ જાય છે એમ સમજવાનું છે હા ઓર કોઈને કંઈ કેવું પૂછવું છે જે જે આના માટે એક એક્ઝામ્પલ બી છે કે ચોરાસી વૈષ્ણવ કે ગોપાલદાસ બાસવાડે બાસવાડેમાં જયારે એ નાના હતા ત્યારે એમના પિતાએ નક્કી કરેલું કે એમના એમની મુંડન જે અમનાજીમાં થશે પછી એટલે એ તો બહુ એમના વેપારમાં બિઝી હતા એટલે એમને બે ચાર મનુષ્ય ત્યાં પઠાયા અને એટલે બાબરી માટે એટલે મુંડન માટે લઈ ગયા હતા અહીંથી અમનાજીમાં પછી ત્યારે ગોપાલદાસ વાસવાડે કીધું કે મને તો અહીંયા શ્રી અમનાજીમાં નથી મુંડન કરવું મને પાંચ દસ કોષ અહીંથી બહાર લઈ જાઓ ને પછી મુંડન કરો એટલે પછી ત્યારે એટલે ત્યારે છે હમણાંજીનું એટલું તીર્થનું મહત્વ હતું સાચી વાત એ અંગત રીતે દરેકની ભાવના છે બાકી એવો નિયમ નથી કે આવું ન કરી શકાય એમની એવી ભાવના હતી તો એ એમણે એવું કર્યું એટલે અમુક વસ્તુને આપણે વ્યક્તિગત ભાવનાના રૂપમાં લેવી જોઈએ અને અમુક બાબતો છે એને આપણે બહુ મજબૂતીથી સિદ્ધાંતના રૂપમાં વળગીને ચાલવું જોઈએ જે બધાને લાગુ પડતું હોય જી જજ ચલો બહુ સરસ નિરૂપણ કર્યું બધાએ હવે કોઈને બીજો પ્રશ્ન ન હોય તો પછી આજનો ક્રમ અહીંયા રાખીએ